શ્લોક નંબર થર્ટી નાઇન ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્નનિંદા ભયાન્નૈવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ ચરણ સેવન પૂજન વંદન દાસપણું મિત્રભાવ તથા આત્મનિવેદીપણું આવા ભેદથી નવ પ્રકારની છે તે ભક્તિ સત્શાસ્ત્રમાં કહેલા ધર્મે સહિત જ કરવી જેમ કે એકાદશ્યામ ન ભુંજિત વૈષ્ણવ પક્ષયોર્દ્વયો ભગવાનના ભક્ત વૈષ્ણવે પ્રત્યેક માસની બંને એકાદશીને દિવસે ઉપવાસ કરવો પણ ભોજન કરવું નહીં આ સ્મૃતિ વચન પ્રમાણે વૈષ્ણવોને માટે એકાદશીનો ઉપવાસ કરવો તે સ્વધર્મ કહ્યો છે પણ બીજી એક સ્મૃતિ વાક્ય એવું પણ છે षड्भिर्मासोपवासैस्तु यत्फलं परिकीर्तितं विष्णोर्नैवेद्यशिष्टेन પુણ્યમ તદભુંજિત તદભુંજતામ કલો લગાતાર છ માસ ઉપવાસ કરવાથી જે ફળ મળે તેટલું ફળ તો વિષ્ણુના નૈવેદ્યનો એક ગ્રાસ કોળિયો અન્ન લેવાથી મળે છે તો પછી એવું ઉપરવટ ખાધું હોય તો કેટલું મળે સેક્સ જડાવી દીધી હોય તો કેટલું મળે એક કોળિયો છ મહિના ઉપવાસ કરે એટલું ફળ મળે ભગવાનનું પ્રસાદીનું હોવું જોઈએ ન હોય તો કરાવી લેવાનું પ્રસાદી પ્રસાદીનું થવું જોઈએ તો પછી સગ ચડાવી હોય જેટલું વધારે ખાય એટલું વધારે પોઈન્ટ થાય કે હે એટલે એવું બહુ પોઈન્ટ કરવું નહીં એમ નકામ જો પૂન જાજુ વધી જાય તો સ્વર્ગમાં જવું પડે ને એટલે એવું જાજુ પૂન ન કરવું પ્રસાદ તો મહિમા એમ એની લિમિટમાં ધર્મમાં રહીને હોય તો થાય ધર્મમાં રહીને એવો પ્રસાદ લે તો એટલું જ ફળ થાય છ મહિના ઉપવાસ કરે એટલું ફળ થાય પણ ધર્મ લોપીન કરે તો હાવ ન થાય આવા ભગવાનના નૈવેદ્ય ખાવાના મહિમાવાળી ભક્તિથી ઉપર કહેલો ઉપવાસ કરવો એ ધર્મનો ત્યાગ કરવો નહીં અર્થાત ધર્મ વિનાની ભક્તિ ન કરવી પિતરો દેવાશ્ચ વિષ્ણુના અશિતમ મશનંતી દેવતાઓ અને પિતૃઓ વિષ્ણુને અર્પણ કરેલું અન્ન જમે છે આવી શ્રુતિ છે તેમજ પદ્મપુરાણમાં કહ્યું છે કે નૈવેદ્ય વિષ્ણોર્નૈવેદ્યશિષ્ટેન યષ્ટવ્યમ દેવતાંતરમ પિતૃભ્યશ્ચાપી તદ્દેયમ તદાનંત્યાય કલ્પતે દેવતાઓ અને પિતૃઓ વિષ્ણુને અર્પણ કરેલું નૈવેદ્ય બાકી રહેલા અન્નથી પૂજવા તેનું ફળ અનંત તૃપ્તિરૂપ થાય છે આ પ્રમાણે દેવ અને પિતૃ સંબંધી કર્મ કરનારા કર્મઠોને પણ વિષ્ણુના પ્રસાદરૂપ અન્ન ખાવાનું કહ્યું છે થોડોક ભાઈ અવાજ આવે છે પડઘો પડે છે વધારે થોડુંક ઓછું કરી નાખો આ પ્રમાણે દેવ અને પિતૃ સંબંધી કર્મ કરનારા કર્મઠોને પણ વિષ્ણુના પ્રસાદરૂપ અન્ન ખાવાનું કહ્યું છે ત્યાં વૈષ્ણવોને કહે ત્યાં શું કહેવું માટે એકાદશી આદિ દિવસોએ જે ભોજન કરવાનો નિષેધ કર્યો છે તે પ્રતિદિન ભોજનમાં લેવાતા વિષ્ણુના પ્રસાદી અન્ન બાબતનો જ છે એમ સમજવું એનું ઓછું થાય તો એનું ફળ ઓછું થાય જેવું કીધું છે એવું છ મહિનાનું ઉપવાસ એવું ન થાય એક મહિનાનું જેવું થાય એમ અમારે કીધું કે છ મહિના ઉપવાસ કરે ને એને ફળ મળે એટલું એક કોળીઓ ભગવાનની પ્રસાદીનું મળે જમે તો થાય એમ એટલું ઓલું છ મહિનાનું ન થાય એક મહિનાનું થાય સ્વાદ હોય તો જેટલું કરે પૂરું કરે એટલું પૂરું ફળ અધૂરું કરે એટલું અધૂરું ફળ હમ માટે એકાદશી આદિ દિવસોએ જે ભોજન કરવાનો નિષેધ કર્યો છે તે પ્રતિદિન ભોજનમાં લેવાતા વિષ્ણુના પ્રસાદી અન્ન બાબતનો જ છે એમ સમજવું હું સમજાય કયો એમાં કીધું એ હું સમજાય આમાં હું આવ્યું કયો એટલે એકાદશીમાં જે ઉપવાસ કરવાનો કીધો અન્ન નહીં ખાવાનું બીજું તો નહીં ખાવાનું પણ જે રોજ પ્રસાદીનું લેતા એ હોત નહીં ખાવાનું ઉપવાસ જ કરવો એકાદશીમાં નિષેધ કર્યો છે એ પ્રસાદીનો જ નિષેધ કર્યો છે એ પ્રસાદી સિવાયનો નિષેધ કર્યો છે એકાદશી ઉપવાસ કરવો એટલે તેથી પ્રસાદી ન ખાવી એવો નિષેધ કર્યો છે એનો અર્થ એવો નથી કે પ્રસાદી સિવાય ન ખાવું નિષેધ કર્યો છે એ પ્રસાદીનો જ છે એટલે એ પહેલો પાડવો નિષેધ આજ્ઞા પહેલી પાડવાની હોય અને વિધિ આજ્ઞા એની પછી પાડવાની હોય નિષેધ આજ્ઞા પૂરી પાડવાની હોય અને વિધિ આજ્ઞા પડે યાવત શક્તિ પોતાની પડે એટલી એમ નહીં પોતાની શક્તિ હોય એટલી પાડવાની અને શક્તિ હોય તો ન પડતી હોય તો એવી રીતે ન હોય પોતાની શક્તિ પ્રમાણે ફરજિયાત વિધિ આજ્ઞા છે એ શક્તિ પ્રમાણે ફરજિયાત અને નિષેધ આજ્ઞા છે એ કરી હોય એટલા પ્રમાણે ફરજિયાત જે પ્રમાણ કરી હોય એ બધી ફરજિયાત માટે એકાદશી આદિ દિવસોએ જે ભોજન કરવાનો નિષેધ કર્યો છે તે પ્રતિદિન ભોજનમાં લેવાતા વિષ્ણુના પ્રસાદી અન્ન બાબતનો જ છે એમ સમજવું માટે એકાદશીના ઉપવાસરૂપ સ્વધર્મનો ત્યાગ ન કરવો ધર્મોત્ર યજ્ઞ દાન તપો અનશનાદિ વર્ણાશ્રમ નિમિત્ત કર્મ વિશેષ ધર્મ એટલે એટલા બધા આ બધા તપ યજ્ઞ દાન તપ દાન અનશનાદિ ઉપવાસ વર્ણાશ્રમ નિમિત્ત કર્મ ભક્તિ ન થતી હોય તો તપનો ત્યાગ ન કરી દેવો એમ તપે સહિત ભક્તિ કરવી ધર્મે સહિત ભક્તિ ધર્મ એટલે તપ તપ એટલે ધર્મ બે એક કહેવાય તપ વિનાનું ધર્મ ન હોય અને ધર્મ વિનાનું તપ ન હોય તપ ન કહેવાય એને આમ થા તમે ભૂખ્યા રહીને મરી જાઓ તો એ તપ ન કહેવાય ક્યાંક વેદનો ટેકો હોવો જોઈએ શાસ્ત્રનો ટેકો હોવો જોઈએ પોતાની મનમુખી ન હોવું જોઈએ તો એ તપમાં ગળાય નગર તો આ માછલા માગ સ્નાન કરે છે ઝાડવા ઉભા ઉભા એક ઉભે એક પૈકી ઉભા ઉભા તપ કરે તો એનું તપ લેખાઈ જાય ને પણ શાસ્ત્રનો કંઈક ટેકો હોવો જોઈએ તો તપ કહેવાય એમ મહારાજની આજ્ઞાનો કંઈક ટેકો હોવો જોઈએ મોટા સંતોએ કંઈક કીધું હોય એવું હોવું જોઈએ અને પછી કંઈક દેહ દમન કરો કે ઉપવાસ કરો તો તપ પોતાની મનની મેળે જાજુ કરી નાખો તો એ તપ લેખાય નહીં પોતાની મનની મેળ બહુ કરી નાખે વધારે હંધાય ન કરતા હોય એટલો વળ લે તો એ તપ ન કહેવાય તપ તો એને કહેવાય કે આજ્ઞામાં રહીને કરે અને દેહને ગહારો દે પછી દેહને ગહારો ન આવતો હોય તો તપ ન કહેવાય મનને કે દેહને એને ગહારો ન આવે તો એ તપ છે નું અને મનને દેહને બહુ ગહારો દે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ન હોય ભગવાનને મોટા ભગતને પ્રમાણે મળતું ન હોય તો કરી રાખે ને કંઈ ફળ નહીં એટલે આવું તપ હોય એને સહિત ભક્તિ કરવી તપ ને ધર્મ બે એક છે એક એટલા માટે કે દેહને ગહારો આવે નહીં એવો કઈ ધર્મ ન કહેવાય ધર્મ પાળે તો દેહને ગહારો જ આવવો જોઈએ કઈ દેહને કઈ કષ્ટ પડવું જોઈએ એવો હોય ધર્મ કહેવાય ધર્મોત્ર યજ્ઞ દાન તપો અનશનાદિ વર્ણાશ્રમ નિમિત્ત કર્મ વિશેષ યજ્ઞાદિક એટલે કંઈક જે કંઈ ધર્મ કાર્ય કીધું હોય એ છોડી દઈને ખાલી ભક્તિ કરવી એવું નહીં જે વિધિ વિધાન કીધા હોય એ પાળવા અને પછી ભક્તિ કરવી તો એનું ફળ એને મળે ધર્મેણ રહીતા ભક્તિ કાર્યનો સર્વ થાય ધર્મથી રહિત ભક્તિ ક્યારેય કરવી નહીં અહીં ધર્મ એટલે પોતાના વર્ણ તથા આશ્રમને ઉચિત યજ્ઞ દાન તપ ઉપવાસ એ આદિ વિધિ નિષેધ નિમિત્તે જે કાંઈ કર્મ હોય તે બધા જ ધર્મ છે તેને છોડી દઈને એટલી ભક્તિ અમારા આશ્રિતોએ ન કરવી પણ ધર્મે સહિત જ ભક્તિ કરવી પ્રસક્તસ્ય એવ પ્રતિષેધો ચિત્યાત જ્યાં સંજોગો હોય ભક્તિને પ્રતિષેધ ઔચિત્યાદ એટલે હું એનો અર્થ શું થાય જ્યાં ખૂબ એવું સંજોગો એવા હોય ત્યાં તે પ્રતિષેધ એનો કરવામાં આવે જ્યાં સંજોગો હોય ત્યાં જ એનો જ નિષેધ કર્યો હોય એમ એકાદશી આ ખાઈ લેવાના છે એવું એને દેખાણું હોય એટલે જ નિષેધ કર્યો છે કોઈ પણ વાતે રસ્તો કાઢીને ખાવાના છે એટલે આ પ્રસાદીનો રસ્તો છે એટલે પ્રસાદીનો રસ્તાનો જ નિષેધ છે તો નિષેધ નથી હવે ખબર હોય જેને નિષેધ કર્યો હોય ને એને ખબર હોય કે આવો રસ્તો કાઢવાનો નિષેધ કરવા વાળાને આપણા કરતા વધારે રસ્તો કાઢવા વાળા કરતા વધારે ખબર હોય ને કે નિષેધ કર્યો હોય એ રસ્તો કાઢવાના છે ભવિષ્યમાં એનો જ નિષેધ હોય પ્રસક્તસ્ય એવ પ્રતિષેધો ચિત્યાત જ્યાં સંજોગો હોય ભક્તિને નિમિત્તે ધર્મ લોપવાના ત્યારે જ ભગવાનને આવા પ્રતિષેધ વાક્યો કહેવાના થાય છે ભગવાનને ખબર છે કે આ ભક્તિને બાને હવે કેટલા ડીંડવાણા કરવાના છે અને પછી ભક્તિ એ ભગવાનનો એક ગ્રાસ લે પ્રસાદીનો તોય છ મહિનાનો ઉપવાસ થઈ જાય એમ તો એક દિનનો ઉપવાસ કોણ કરે છ મહિનાનો જ કરીએ ને આપણે એક દિનનો ઉપવાસ સારો કે છ મહિનાનો સારા હે કયો હારો છ મહિના છ મહિનાનો સારા કહેવાય ને એમ પ્રસક્તસ્ય એવ પ્રતિષેધ ઉચિત્યાત જ્યાં સંજોગો હોય ભક્તિને નિમિત્તે ધર્મ લોપવાના ત્યારે જ મહારાજને આવા પ્રતિષેધ વાક્યો કહેવાના થાય છે સકલેન્દ્રિય સર્વેન્દ્રિયની સર્વેન્દ્રિય પ્રવૃત્તિની નિવૃત્તિ કરીને ભક્તિ ધ્યાન કરવું તેને વિધિ નિષેધ રૂપ કર્મ અથવા નિષ્કામ સેવાયોગ અથવા નિષ્કામ કર્મયોગ જે સેવા પ્રવૃત્તિરૂપ કર્મ વિરોધી છે એમ માનીને તેનો ત્યાગ કરીને ખાલી એકલી ભક્તિ ન કરવી સકલેન્દ્રિય સર્વેન્દ્રિય પ્રવૃત્તિની નિવૃત્તિ કરીને ભક્તિ સકલેન્દ્રિયની અટકવાની જરૂર નથી એમ કે સકલેન્દ્રિય એટલે સર્વેન્દ્રિય પર્યાય લખ્યો છે સકલેન્દ્રિય સર્વેન્દ્રિય પ્રવૃત્તિની નિવૃત્તિ કરીને ભક્તિ ધ્યાન કરવું તેને વિશ તેને વિધિ નિષેધરૂપ કર્મ અથવા નિષ્કામ સેવાયોગ અથવા નિષ્કામ કર્મયોગ જે સેવા પ્રવૃત્તિરૂપ કર્મ વિરોધી છે એમ માનીને તેનો ત્યાગ કરીને ખાલી એકલી ભક્તિ ન કરવી શું કીધું કે એટલે કર્મયોગને એને ભક્તિમાં નડતરૂપ છે એવું જાણીને મૂકી ન દેવા હમ સેવા કરે તો ધ્યાન થાય વૃત્તિ બહાર ફેલાવી પડે તો બહુ ધ્યાન જેને ધ્યાનમાં રાહ લાગી ગયો હોય તો સેવા ન કરીએ તો એવી સેવા ન બોલો એવું ધ્યાન ન કરવું એમ ન કરો એકલો ધ્યાનમાં વહેલા ઉઠીને કરવું એનો કઈ વાંધો નહીં ભેલા ઉઠીને કરે તો પણ સેવા ટાણે ધ્યાન લગાવીને દેહાય એવું ન કરવું જેના મનના કસાયો રાગ દ્વેષ કામનાઓ સારી રીતે ક્ષીણ થયા નથી ત્યાં સુધી ભક્તનું મન ભગવાનના ધ્યાનમાં કે ભક્તિમાં સ્થિર થતું નથી માટે ત્યાં સુધી ધ્યાનનો ઓછો આગ્રહ રાખો અને સેવા કરવાનો આગ્રહ રાખ તો એના મનના રાગ છે એ ઓછા થાય અને પછી અખંડ તારે અને અટાણે તારવા હાટું બેહી ન જવું માટે કષાયોને ક્ષીણ કરવા માટે ભક્તિની સાથે સાથે કર્મયોગ નિષ્કામ સેવાયોગનું અનુષ્ઠાન પણ જરૂરી છે તે ભક્તિનું જ એક અંગ છે એક ભાગ છે તેના વિના ભક્તિ સિદ્ધ થવી મુશ્કેલ છે માટે તેના સહિત જ ભક્તિ કરવી પણ તેને છોડી દઈને ભક્તિ ન કરવી તો એ ધર્મનો ત્યાગ કરીને ભક્તિ કરી કહેવાય મનના રાગ ઓછા કરવાના સાધન ન કરે નકરું હું ધ્યાન કરું છું એવું કરે તો ભક્તિ થાય નહીં મનના રાગ ઓછા કરવાના હોય તે સાધન કરવાના અને એનું સાધન હું નિષ્કામ ભાવે સેવા એ જો સેવા કરી રાખે નિષ્કામ ભાવે મનની ધારી નહીં મનમાં ધાર્યું હોય એમ તો હવ કરે છે પણ આજ્ઞા પ્રમાણે સેવા કરી રાખે તો એના મનના રાગ છે એ ઓછા થાય અને મનના રાગ ઓછા થાય ને થોડું થોડું ધ્યાન હોતે કરે ધ્યાન મૂકી દઈને આ કરવું એવું નથી ધ્યાન હોતે કરતું તો ધીરે ધીરે મન એનું સ્થિર થતું વળી એક વાત એમ છે કે નિષ્કામ સેવા યોગ વિના એકલો ભક્તિ યોગ ન કરવો એવું જેમ ધર્મ વિના ભક્તિ ન કરવી એમ નિષ્કામ સેવા યોગ વિના પણ એકલી ભક્તિ ન કરવી કોને જેને અંતરમાં રાગ છે ને વિરાગી થઈ ગયા હોય એને કઈ વાંધો નથી એને કોઈ નાચવાળો છે જ નહીં વિરાગી નાચવાળો પણ નાખે વૈરાગ છે ને જેને ઢળાવ મળ્યો હોય એને તો પછી માંડ ઓલું વૈરાગ જ હંકેલવાનો હોય ઓલું કઈ ઓલું ઓલું બધું કઈ કરવાનું ન હોય એટલે એને નિષ્કામ સેવા કરી પોતાની જડતા મૂકી અને નિષ્કામ સેવા કરે વળી એક વાત એમ છે કે શિયાળાની ઋતુમાં જ્યારે ઠંડી ઘણી હોય ત્યારે શ્રી ભાગવતમાં કહ્યું છે જે તે પુષ તપસ્તે જુહુવુહુ સષ્ણુરાર્યા બ્રહ્માનું ચૂર્ણામ ગૃણ બ્રહ્માનુચુર બ્રહ્માનુચુર એમ બ્રહ્માનુચુર નામ ગૃણંતી એ તે તમારું એક નામ લઈ લીધું હોય તો તો હજાર સ્નાન કર્યા તો સવારમાં એક ઉઠી નામ લઈ લેવું હિમ પડે ત્યાં ત્યાં બરોબર હજાર એક આખું માર્ક થઈ જાય એક ખાલી નામ નામ ઉચુર તે એમ એને તે પુસ્તપા બ્રહ્માનુચુર નામ જોહવું સસનુરાર્યા તે પુસ્તપા એટલે એને બધા તપ કરી નાખ્યા એક તમારું નામ લે એટલે એને બધા તપ કરી નાખ્યા અને જોહવું બધા યજ્ઞો હતે કરી નાખ્યા અને તેપસ તપસ તેપું બધા તપ હોતે કરી નાખ્યા એટલે અને બધા સ્નાન હોતે કર્યા એક અરે એક નામ લે બધા સ્નાન થઈ જાય એક ધડાકામાં તેપુસ તપસ્તે જોહુહુ સષ્ણુરાર્યા બ્રહ્માન ઉચુર નામા ગૃણંતી યેતે જે શ્રેષ્ઠ પુરુષ આપનું નામ ઉચ્ચારે છે તેણે તપ હવન તીર્થસ્નાન સદાચરણનું પાલન અને વેદ્યા વેદાધ્યયન આદિ બધા જ સત્કર્મ કરી લીધા છે આ શ્લોકમાં કહ્યા પ્રમાણે ભગવાનના નામોચ્ચારણનો નામોચ્ચારણના મહાત્મ્યને અવલંબીને જીવનમાં પ્રતિદિન કરવાના સ્નાન સંધ્યાથી સ્વધર્મનો ત્યાગ ન કરવો કારણ કે શ્રુતિ કહે છે કે બ્રાહ્મણો અહરહ સંધ્યામ ઉપાસિત બ્રાહ્મણે પ્રતિદિન સંધ્યા સંધ્યોપાસન અવશ્ય કરવું અને સ્મૃતિમાં પણ કહ્યું છે કે આપણે સર્વોપરી ભગવાનના ઉપાસી ઉપાસક હોય એને તો કઈ કરવાનું રહે ને એમ એ તો ઓલા નીચી કેટેગરીના ઉપાસક હોય એને બધું આવું કરવાનું હોય અને સ્મૃતિમાં પણ કહ્યું છે કે પ્રાતઃ સ્નાનમ વિના નિત્યમ દ્વિજો ભવતી સૂતકી પ્રાતકાલીન સ્નાન કર્યા વિના દ્વિજ હંમેશા સૂતકી ગણાય છે આગળ કહેલા બંને વાક્યોનો અર્થ આ રીતે સૂતકી એટલે ઢેઢડો ગણાય એમ એને અડાય નહીં આગળ કહેલા બંને વાક્યોનો અર્થ આ રીતે મર્યાદા સ્થાપક શિષ્ટાચારે સહિત વિવેકપૂર્વક ગ્રહણ કરવો તે ઉચિત છે આટલા માટે ભાગવત એકાદશ કંધમાં સ્નાન આદિને ભગવાનની પૂજા ભક્તિના અંગરૂપમાં કહ્યા છે જેમ કે પૂર્વમ સ્નાન સટકવાન રસ્તો ન મળે પૂજાનો ભક્તિનો બહુ ધોળ બતાવે ને પણ કે એના અંગરૂપ છે એને એને ભક્તિ નથી પૂર્વમ સ્નાનમ પ્રકુર્વિત ધૌત દંતો અંગ શુદ્ધયે ઉભયેરપી ચ સ્નાનમ મુદગૃહણાદિના સંધ્યોપાસ્ત્યાદિ કર્માણિ વેદેનાચો વેદેનાચોદિતાની મે પૂજામ તેહિ કલ્પયેત સમ્યક સંકલ્પ કર્મ પાવની પ્રાતઃકાળમાં મુખ શુદ્ધિ માટે દાંતણ કરીને પહેલા શરીર શુદ્ધિ માટે સ્નાન કરવું તે વિધિ એ પાળવાની મોઢું ગંધાતું હોય પૂજા કરે તો ભગવાન પૂજા ક્યાંથી લે પાછું એકાદશી થી દાંતણ એ ન કરવું લીલા ઝાડનું દાંતણ ન કરવું એટલે બધું પાળવું એમ મોઢું ગંધાતું હોય તોય મેગ આજ્ઞા પાડી છે એવું ન કર મોક્ષ શુદ્ધિ છે એ પૂજાના એક અંગરૂપ છે આમ કોકને પાસે કોકને મોઢું કરતા તો એને તમારી વાતો કરવા આવે તો તમને કેમ થાય તે મોઢું ગંધાતું હોય અને એવો એવો થઈને પૂજા કરે તો એ પૂજા ન અને એમાં આજ્ઞા હોતે પાળવી લીલા ઝાડનું દાંતણ ન કરવું એટલે મોઢ મૂકશું હરકી કરવાની અને પછી ઓલું કરવાનું પ્રાતઃકાળમાં મુખ શુદ્ધિ માટે દાંતણ કરીને પહેલા શરીર શુદ્ધિ માટે સ્નાન કરવું તે પછી મંત્રોથી મુખ શુદ્ધિ કરવી અને સ્નાન કરવું એ પૂજાનું અંગ છે તે પછી મંત્રોથી અને માટી આદિ લેપ કરીને ફરીવાર સ્નાન કરવું પછી વેદોક્ત સંધ્યોપાસનાદી નિત્યકર્મ કરવા જોઈએ પછી મારી આરાધનાનો દ્રઢ સંકલ્પ કરીને વૈદિક અને તાંત્રિક વિધિથી કર્મબંધનથી મુકાવનારી મારી પૂજા કરવી આ રીતે જ ભગવાનના મંદિરમાં કે ભગવાનની મૂર્તિની પાસે જ સ્વામીની વાતો હમણાં આવ્યું હતું ને શું આવ્યું હતું ત્યાં બધા પૂજા ને બધા કેવા છે પૂજા ને સત્સંગ ને બધા કેવા છે મોક્ષ ની ઉપર આમાં શું આવ્યું જન્મ મન જન્મ મરણના બંધન થકી છોડાવનારી છે એટલા માટે કરીએ છીએ આપણે કે હાલો જન્મ મરણ થી છૂટી જાવ રૂટિન પ્રમાણે કરીએ છીએ કરવું પડે ત્યારે બીજું આપણે બધા પૂજા કરતા અને આપણે ન બેઠા હોય તો બધા આવીને પૂછે ને કે કેમ સામે પૂજા કરી લીધી આજ નથી કરવાની એમ કહી દેવાનું તો મુશ્કેલી થાય તો કે પાછા પછી વળી પાછી પૂછે કેમ નથી કરવાની એટલે મૂંઝવણ થાય એટલે કરીએ છીએ સારી બાજુ જન્મ મરણથી છોડાવનારી છે એવી જાણી કરીએ છીએ હાલો આજ પૂજા કરી લઈએ તો જન્મ મરણથી છૂટી જાય એવી છે તો એવી પૂજા તો એવી છે પછી મારી આરાધનાનો દ્રઢ સંકલ્પ કરીને વૈદિક અને તાંત્રિક વિધિથી કર્મ બંધનથી મુકાવનારી મારી પૂજા કરવી આ રીતે જ ભગવાનના મંદિરમાં કે ભગવાનની મૂર્તિની પાસે જ ઊભા રહે અને સર્વમ વિષ્ણુમયમ જગત આખું જગત વિષ્ણુમય જ છે ને આ વાક્યમાં કહેલા જ્ઞાનબળને અવલંબીને સ્ત્રીઓના મુખ સામું જોઈ રહેવું નહીં કે તેમની સાથે હાસ પરિહાસ આદિ કરવું નહીં હારિત મુનિએ કહ્યું છે કે શ્રી વિષ્ણુર મંદિરે સ્થિતવા સેવાયામ તસ્ય વા ક્વચિત મુદાયે સ્ત્રી નિરીક્ષંતે યોનિ કીટા ભવંતી તે શ્રી વિષ્ણુ ભગવાનના મંદિરમાં કે સેવામાં ઊભા રહીને જે લોકો ક્યારેક રસપૂર્વક સ્ત્રીઓને જોઈ રહે છે તે સ્ત્રી યોનિમાં કીડા બને છે માટે ભગવાનના મંદિરમાં કે સમીપમાં રહીને દ્રષ્ટિ સંયમ રાખવારૂપ સ્વધર્મનો ત્યાગ ન કરવો એક મહાત્મ્ય વચન એવું કહેવાય છે કે જન્માષ્ટમ્યાદ્યુત્સવેશુ દર્શનાદ દુરિત ક્ષય જન્માષ્ટમી આદિના ઉત્સવમાં ભગવાનના દર્શન કરવાથી બધા પાપનો નાશ થઈ જાય છે પૂનમ ભરવાથી એમ પૂનમનો નિયમ હોય છે પૂનમ ઉત્સવના દર્શન બહુ એમ કહેવાલા મહત્વના છે હા તે સાંભળીને સ્ત્રીઓના ઝાઝા સમુદાય વચ્ચે ન પેશવું આવા સ્વધર્મનો ત્યાગ ન કરવો કારણ કે હવે પછીના શ્લોકમાં તેનો નિષેધ જ કરાશે ભક્તિ સિદ્ધ્યતિ ધર્મેણ ધર્મો મદ ભક્તિ કૃદ પ્રોક્ત ભક્તિની સિદ્ધિ ધર્મથી જ થાય છે ધર્મ મારી ભક્તિને કરાવે છે મદભક્તિ યોગો અભયદ સ્વધર્મ મનુ તિષ્ઠતામ સ્વધર્મનું પાલન કરનારને નિર્ભય કરનારો ભગવાનનો ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે નિષ્કામ નિષ્કામ સેવા ભક્તિ કરનારને નિષ્કામ કર્મયોગ કરનારને ભક્તિ સિદ્ધ થાય છે એટલે એનો ત્યાગ ન કરવો આ બધા વાક્ય વિચારીએ તો જણાશે કે પોતાને અભિષ્ટ ફળ આપનારી ભક્તિની સિદ્ધિ ધર્મ વિના થતી નથી તે પરાશર થવાય અને ઘરના શણગાર છે એ કોને આધારે હોય ધંધાના આધારે હોય ધંધો છોડી દે તો ઘરના શણગાર બધા હુકાઈ જાય એટલે ધંધો છોડવો નહીં પછી ઘરના શણગાર કરવા નકરા ઘરના શણગાર ન કરી રાખો ધંધો છોડી દે તે પરાશર ગીતામાં કહ્યું છે કે ધર્માદપેતમ યત્કર્મ યદ્યપિ સ્યાન મહાફલમ ન તદ સેવેત મેધાવી ન તદ હિત મિહોચ્યતે ધર્મ વિનાનું કામ કદાચ ઘણું ફળ આપનારું હોય તો પણ બુદ્ધિશાળી મનુષ્યએ તે ન કરવું જોઈએ ધર્મરહિત કાર્ય ન કરવું તેમાં જ તેનું અહીં હિત કહ્યું છે ભારત સાવિત્રીમાં વ્યાસજીએ પણ કહ્યું છે કે ન જાતું કામાન ન ભયાન ન લોભાત ધર્મમ જહ્યા જીવિત શ્યાપી હેતો હો કામથી ભયથી કે લોભથી ક્યારેય ધર્મ ન છોડવો અરે જીવન જીવવા માટે પણ ધર્મનો ત્યાગ ન કરવો નારદજીએ ભાગવતમાં કહ્યું છે કે ગૃહસ્થસ્ય ક્રિયા ત્યાગો વ્રત ત્યાગો બટોરપી તપસ્વીનો ગ્રામ સેવા ભિક્ષોરેન્દ્રિય લૌલ્યતા આશ્રમાપસ આશ્રમાપસદા યેતે ખલવાશ્રમ વિડંબકાહા આશ્રમ આપસદા યેતે ત્યાં આશ્રમ આપ સદા આશ્રમ આશ્રમ આશ્રમ આશ્રમ આપ સદા અપસદ એટલે કલંક આશ્રમ અપસદા એટલે તે તે વર્ણ તે તે આશ્રમના કલંક રૂપ છે આશ્રમ આપ સદા આશ્રમ હું વાંચો છો તમે આશ્રમ આપ સદા અપસદા આશ્રમ અપસદા આશ્રમ અપસદા આશ્રમ આશ્રમ અપસદા યેતે ખલ્વાશ્રમ વિડંબકાહ દેવ માયા વિમૂઢા સ્થાન ઉપેક્ષ દેવ માયા વિમુઢા સમજવાના એમ એ ભગવાનની માયાથી મગજ ભમી ગયેલા છે કોના આવું બધું કરે ને ગ્રહસ્થસ્ય ક્રિયા ત્યાગો એટલે ગ્રહસ્થ ધંધાનો ત્યાગ કરી દે અને એમને એમ ત્યાગીને કોઈ બે કે આપણે ભજન કરીએ અને આ લઈને વળગી પડે કે આપણે ધંધો કરીએ એટલે આશ્રમ અપસદાય તે અને આશ્રમમાં વિડંબના એને ખોટા ઢોંગ કરે છે એમ આશ્રમ અપસદાય તે આશ્રમ વિડંબના એ આશ્રમના કલંક રૂપ છે હવે આશ્રમ પ્રમાણે એને કરવું જોઈએ એમ નકરી ભક્તિ કરે અને નિષ્કામ સેવા ન કરે તો એ ડોંગ કહેવાય ભક્તિ કરે ત્યારે સેવા કરે ત્યારે ભક્તિ ટકવાની છે ત્યારે એનું ધ્યાન ટકવાનું છે એટલે એને પુષ્ટિ કરનારી ક્રિયા ન કરે અને ખાલી ઓલું એમ કે ઘીવાળો માલ પકડીને દહી જાય એટલે એ ઢોંગ છે ગૃહસ્થસ્ય ક્રિયાત્યાગો વ્યત વ્રત ત્યાગો બટોરપી તપસ્વીનો ગ્રામસેવા ભિક્ષોરિન્દ્રિય લૌલ્યતા આશ્રમ અપસદા યેતે ખલ્વાશ્રમ વિડંબકાહ દેવમાયા વિમૂઢાસ્તાન ઉપેક્ષેતાનુકંપયા કર્મત્યાગી ગ્રહસ્થ વ્રતત્યાગી બ્રહ્મચારી એટલે ઘર ધંધાનો ત્યાગ કરનારો ગ્રહસ્થ છે એને બધા આશ્રમને નિભાવવાની જવાબદારી છે અને એ કમાય નહીં તો એને ઘર નહીં કેવી રીતે નિભાવે એટલે એ જાણે એમ બે કે આ આવેલો આપણે માળા ફેરવી એમ નહીં એને નિભાવીને પછી માળા ફેરવવા તો એ ઘરેણા રૂપ કહેવાય અને એનું નિભાવવાનું મૂકીને આપણે તો કે ભાઈ ભગવાન છે ને બધા નિભાવનારા એમ હોય તો કલા કર્મ ત્યાગો ગ્રહ તસ્ય વ્રત ત્યાગો વ્રત ત્યાગો બટોર આપી એમ બ્રહ્મચારી હોય એને વ્રતનો ત્યાગ ન કરવો એટલે આ બધા વ્રતો છે બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરનારા બધા નિયમો છે એનો ત્યાગ ન કરવો તપસ્વીનો ગ્રામ સેવા હા તપસ્વી હોય એ બધા વચ્ચે બેહીન તપ કરે હું તો વચ્ચે બેન તપ હું તપ કરું છું શું કરવા કરે છે માન વધે બધા મને પૂછે એટલા માટે કરે તારે તપ જ કરવું હોય તો વનમાં બી યોજાય ને એક કરે એ તો તારો કોઈ ભાવે ન પૂછે પણ આ ભાવ પૂછાવા હાટું તપ કરે તો એ તો તપ છે એની ઠેકડી કરી કહેવાય વિડંબના એટલે એનો ફજેતો કર્યો છે તપનો ફજેતો કર્યો તપ કરવું હોય તો એકલા કરી નાખવાનું બધાની વચ્ચે બેહી બધાને ધજાગરો કરીને કે હું આવું તપ કરું છું હું આવું તપ કરું છું હું આવું તપ કરું છું એવું કંઈ કરવાની જરૂર ન હોય બધાને કહેવાની જરૂર ન હોય એ ભગવાનને કહી દે એટલે પૂરું થઈ ગયું ત્યાગી ગૃહસ્થ વ્રત ત્યાગી બ્રહ્મચારી ગામમાં રહેતો વાનપ્રસ્થ અને ઇન્દ્રિય વાનપ્રસ્થ હોય એને ગામમાં ન રહેવાય વાનપ્રસ્થ રહીને ગામમાં રહેવાની જરૂર હું વાનપ્રસ્થ તાર થવું તો જંગલમાં જવાનું અને ઇન્દ્રિય લોલોપ સંન્યાસી હા તો સંન્યાસ લીધો શું કરવાનું અને બધાને સાચવવાતા તો મનને ગમે એમ જ કરવું હતું તો તો ગ્રસ્તાશ્રમ હારો એટલે બધા ભેરા થઈને થવા તો ન દે કઈ મનનું ધાર્યું અહીંયા આવીને મનનું ધાર્યું જ કરવું હતું એને તો તો એને હારા હતા આ ચારેય તે તે આશ્રમના કલંક છે અને વ્યર્થ જ આશ્રમનો ઢોંગ કરે છે દંભ છે એ આશ્રમનો વિડંબના એટલે દંભ એ આશ્રમનો દંભ કરે છે એ તપનો દંભ કરે છે એ બ્રહ્મચર્ય વ્રતનો દંભ કરે છે આજે ન પડે તો એમ વ્યર્થ જ આશ્રમનો ઢોંગ કરે છે ભગવાનની માયામાં મોહિત થયેલા એ મૂઢોના ઉપર તો દયા કરીને તેની ઉપેક્ષા કરી દેવી જોઈએ જો સ્વધર્મનો ત્યાગ કરવામાં આવે તો નરકમાં પડવું પડે છે એમ પંચમ સ્કંધમાં કહ્યું છે જે પુરુષ કોઈપણ જાતની તકલીફ ન હોવા છતાં પણ પોતાના વૈદિક માર્ગને તજી દઈને પાખંડપૂર્ણ ધર્મોનો આશ્રય લે છે તેને યમદૂત અસીપત્ર નરકમાં લઈ જઈ તેને ચાબખાથી મારે છે વસુધૈવ કુટુંબકમ અને બહુ બ્રોડ માઇન્ડ કરી દે અને ધર્મને ગોઠને ગોઠને કરી નાખે તો કે નામ થાય મોટા બહુ પછી વિશ્વ લેવલના સંત તમે થઈ ગયા હો તો પછી નાના નાના નિયમો છે એ તમને કંઈ આડા આવે એક પગલામાં અહીંથી તમે અમેરિકા ભોગતા હો તો પછી ઓલું પેસેફિક મહાસાગરે ગોઠણે ગોઠણે જ થાય નહીં એવડું મોટું તમારું પગલું હોય છે એટલે એને આ બધા નાના નાના નિયમો છે એ બહુ નડે નહીં એને ઓલું નડે એક આ કીધું પંચમ સ્કંદમાં કીધું એ એટલું નડે વાંચ જે પુરુષ કોઈ પણ જાતની તકલીફ ન હોવા છતાં પણ પોતાના વૈદિક માર્ગને તજી દઈને પાખંડપૂર્ણ ધર્મોનો પોતાના આશ્રમના ધર્મને તજી દે વૈદિક માર્ગ એટલે શાસ્ત્રમાં કીધો એવો પોતાનો આશ્રમ ધર્મ હોય એનો ત્યાગ કરી દે પોતાના વૈદિક માર્ગને તજી દઈને પાખંડપૂર્ણ ધર્મોનો આશ્રય લે છે તેને યમદૂત અસીપત્ર નરકમાં લઈ જઈ તેને ચાબખાથી મારે છે જ્યારે તે મારથી બચવા માટે આમ તેમ દોડે છે ત્યારે તેના બધા અંગ તલવારની જેવી તીખી બંને બાજુ ધારવાળા તાળબનના પાંદડાથી કપાઈને ટુકડા ટુકડા થઈ જાય છે ત્યારે તે અત્યંત વેદનાથી હાય હું મરી ગયો આમ ચીસો પાડે છે ડગલે ને પગલે મૂર્છિત થઈને ઢળી પડે છે પોતાના ધર્મને છોડીને પાખંડ માર્ગમાં ચાલવાથી તેને આ રીતે પોતાના કુકર્મોનું ફળ ભોગવવું પડે છે ત્યક્તવા સ્વધર્મમ ચરણામ્બુજમ હરેર ભજન જે મનુષ્ય પોતાના ધર્મનો ત્યાગ કરીને ભગવાનના ચરણ કમળોનું ભજન સેવન કરે છે આવું જે વાક્ય છે તે તો ભક્તિ રહિત શુષ્ક ધર્મની નિંદા કહેનારું છે પણ વૈષ્ણવોને સ્વધર્મ છોડી દેવાનું કહેનારું વાક્ય નથી કારણ કે તેના ચોથા પાદમાં કહ્યું છે કે કોવાર્થ આપતો અભજતામ સ્વધર્મતઃ જે ભગવાનનું ભજન નથી કરતા અને કેવળ સ્વધર્મનું જ પાલન કરે છે તેને શું લાભ મળવાનો છે માટે ધર્મરહિત ભક્તિ ન કરવી ધર્મ સત્ય દયા પેતો વિદ્યા સા તપસાન્વિતા મદભક્તયો પેતમાત્માનમ ન સમ્યક પ્રપુનાતિ સત્ય અને દયાથી યુક્ત ધર્મ હોય તથા તપ સાથેની વિદ્યા જ્ઞાન હોય તો પણ મારી ભક્તિથી રહિત આત્માને સારી રીતે પવિત્ર કરી શકતા નથી વર્ણાશ્રમ વતામ ધર્મ એશ આચાર આચારલક્ષણ સ એવ મદભક્તિયુતો નિશ્રેયસ્કર પર સદાચાર રૂપ વર્ણાશ્રમીઓનો જો ધર્મ મારી ભક્તિથી યુક્ત હોય તો પરમ કલ્યાણકારી થાય છે આવું એકાદશ કંધમાં શ્રીકૃષ્ણ ભગવાનનું કહેલું વચન છે નારદ પંચરાત્રમાં પણ કહ્યું છે કે દીક્ષામ પ્રાપ્ય ગુરોહો સ્વીયમ વર્ણાશ્રમ વૃષમ ચરણ ગુરોહ સ્વીયમ ન્યા સુધી દીક્ષામ પ્રાપ્ય ગુરો સ્વીયમ દીક્ષામ પ્રાપ્ય ગુરો સ્વીયમ વર્ણાશ્રમ વૃષમ ચરણ વિષયેશુ યનાસક્તો મુકુંદોપાસકો ભવેત પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મુમુક્ષુએ સદગુરુ પાસેથી વૈષ્ણવી દીક્ષા લેવી વિષયમાં આસક્તિ ન રાખવી અને મોક્ષપ્રદ ભગવાનની ઉપાસના કરવી ગીતામાં પણ ભગવાન કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પોતપોતાના ધર્મનું પાલન કરતો થકો અને પરમાત્માની આરાધના કરતો કરતો મૃત્યુ પામે તો પણ તે કલ્યાણ કરનારું થાય છે અત્રે ભગવાન જેમ વર્ણાશ્રમ સંબંધી વૈદિક વિધિ નિષેધનો ત્યાગ કરીને ભક્તિ ન કરવી તેમજ શ્રીકૃષ્ણ ભગવ શ્રીકૃષ્ણ ભગવાનને ગીતામાં વિના કર્મયોગ ભક્તિયોગ સિદ્ધ થતો નથી કર્મયોગની સહાયથી જ ધર્મની ધર્મની સહાયથી જ ભક્તિયોગ સિદ્ધ થાય છે તેમાં કોઈને એવી શંકા થાય કે તેલધારા સ્મૃતિ સંતાન ધ્યાનરૂપ ભક્તિયોગ સિદ્ધ થવામાં દ્રવ્યાર્જનાદિ સાધ્ય અને સકલેન્દ્રિય વ્યાવૃત્તિ વ્યાપૃતિ સકલેન્દ્રિય વ્યાપૃતિ સાધ્ય એવો કર્મયોગ મદદ કેમ કરી શકે અર્થાત વિરુદ્ધ પ્રકૃતિ હોવાથી ન કરી શકે તેનું સમાધાન એ છે ભક્તિમાં વૃત્તિ હંકેલવાની હોય કે વિસ્તારવાની હોય હંકેલવાની હંકેલવાની હોય અને કર્મયોગમાં સેવાયોગમાં વિસ્તારવી પડે તો પછી બહુ વૃત્તિ સારી બાજુ આમ સેવામાં પરોવી દે તો એની વૃત્તિ ભગવાનમાં હંકેલાય કેવી રીતે ન હંકેલાય કે હંકેલાય એમ હે તો હંકેલવી હોય તો હંકેલી શકે ભગવાનના ભગતની સેવામાં વૃત્તિ પરોવી દે તો એની વૃત્તિ છે એ નિર્વાસનિક થાય નિર્વાસનિક થાય ત્યારે ગમે એવી ગમે ત્યારે હંકેલી હોય તો હંકેલીએ કે એને વિસ્તારવી હોય તો વિસ્તારીએ એટલે એવી બીક ન રાખવી કે મારી બાયર વૃત્તિ થઈ જાય સેવા કરતા કરતા મારી બાયર વૃત્તિ થઈ જાય એવી બીક ન રાખવી જો સાચા ભાવથી સેવા કરતો હોય તો એને એવી બીક નથી ખોટો આશ્રમ વિડંબના કરતો હોય તો એને બીવાનું આને તો ગમે એવું હોય તો બીવું જ નહીં એમ ભગવાનને ભગત ભગતની ભગવાનને ભગવાનના ભગતની ને સત્સંગની સેવા કરતો હોય સાચા ભાવથી તો એને વૃત્તિ હકેલવાની બહુ બીક ન રાખે મારી વૃત્તિ પછી હંકેલા હે નહીં તો તેમાં કોઈને એવી શંકા થાય કે તેલધારા સ્મૃતિ સંતાન ધ્યાનરૂપ ભક્તિયોગ સિદ્ધ થવામાં દ્રવ્યાર્જનાદિ સાધ્ય અને સકલેન્દ્રિય વ્યાપૃતિ સાધ્ય એવો કર્મયોગ મદદ કેમ કરી શકે અર્થાત વિરુદ્ધ પ્રકૃતિ હોવાથી ન કરી શકે તેનું સમાધાન એ છે કે ભક્તિ સાધવામાં શાસ્ત્રીય વિધિ નિષેધ કે કર્મયોગ વિક્ષેપરૂપ થતા નથી ગ્રહસ્થ હોય ને એમ વિચારે કે અમે આખો દી પૈસા કમાવા હાટું મહેનત કરીએ તો પછી હાજે ધ્યાન કેમ કરીએ આખેથી ઓલું જ યાદ આવે એમ ત્યાગી હોય ને એમ વિચાર કરે કે અમે આખો દી ભગવાનના ભગતની સેવા કરીએ તો એ બધા એ જ યાદ આવે ઠોઠિયાઓ ભગવાનનું ધ્યાન કેમ કરીએ તો એવું ન આવે એમ જો પોતાનો ધર્મ જાણીને નિષ્કામ ભાવે કરતો હોય તો ન યાદ આવે ઓલી ભગવાનની ભક્તિ કરવા માટે એને કંઈ ગ્રહસ્થન કોઈ બીજો થોડો દાન દઈ જવાનો છે ધર્મથી પૈસો કમાતો હોય તો એને સાંજે ભગવાન યાદ આવવાના અને આ નિષ્કામ ભાવે સેવા કરતો હોય તો એને સાંજે ભગવાન યાદ આવવાના એને ધ્યાન થવાનું તેનું સમાધાન એ છે કે ભક્તિ સાધવામાં શાસ્ત્રીય વિધિ નિષેધ કે કર્મયોગ વિક્ષેપરૂપ નથી થતા ઉલટા સેવાન બાને કેટલાને ઘોકા મારી આવતો હોય અને ઓલો પૈસા કમાવાના બાને કેટલાની હેરાન કરી આવતો હોય તો નો યાદ આવે ભક્તિ સાધવામાં શાસ્ત્રીય વિધિ નિષેધ કે કર્મયોગ વિક્ષેપ નથી થતા વિક્ષેપરૂપ નથી થતા ઉલટા મદદરૂપ બને છે યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધના યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચાર હે અર્જુન પરમાત્માની આરાધના અથવા તેમાં મદદરૂપ જે કર્મો તે સિવાયના કર્મો જ બંધન ઊભું કરનારા થાય છે માલી પા અંતરમાં બગાડ હોય એવી સેવા કરે તો એ ધ્યાન ન કરવા દે અંતરમાં બગાડ ન હોય ને પવિત્ર ભાવના હોય એની સેવા કરે તો તેને ધ્યાન થાય ધ્યાનમાં મદદ કરે થાય એટલું નહીં ઓટોમેટિક નથી રેણ આધિગત છે તત્કાળ ધ્યાન થાય ધ્યાન મળશે ભગવાન યાદ આવે હે અર્જુન પરમાત્માની આરાધના અથવા તેમાં મદદરૂપ જે કર્મો તે સિવાયના કર્મો જ બંધન ઊભો કરનારા થાય છે પરંતુ આસક્તિ છોડીને તદર્થ કર્મો ક્યારેય બંધનરૂપ થતા નથી માટે આસક્તિનો ત્યાગ કરીને નિષ્કામ ભાવે વૈદિક કર્મો કે કર્મયોગ બંધનરૂપ થતો નથી આસક્તિનો ત્યાગ કરીને એટલે મનનો ધારાનો ત્યાગ કરીને મનનું દારૂ મૂકીને ભગવાનના ભગતની સેવા કરે તો એને અવલા કે બંધનરૂપ થતા નથી મનનું દારૂ કરે તો થાય સેવા હોતે બંધનરૂપ એ જ છે ને બીજું બંધન તો મન મન જ કરનારું છે હું આમ કરું એમ માટે આસક્તિનો ત્યાગ કરીને નિષ્કામ ભાવે વૈદિક કર્મો કે કર્મયોગ બંધનરૂપ થતો નથી એવું શાસ્ત્રો તથા ભગવાનનું કહેવાનું છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતેર પ્રકૃતિ પ્રકૃતિ ઝેર ગુણ કાર્યતે યવશ કર્મ કાર્યતે યવશ કર્મ અવશ એમ કાર્ય તે હિ અવશ કર્મ કાર્ય તે હિ અવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણે હિ કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા સંયમ્યારભ્યતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગમ અસક્ત સ વિશિષ્યતે યસ્તુ કર્મેન્દ્રિય સંયમ્ય આરભ યસ્તુ યસ્તુ ઇન્દ્રિયાણી મનસા યસ્તુ ઇન્દ્રિયાણી મનસા સંયમ્ય સંયમ્ય આરભ્યતે અર્જુન સંયમ્ય આરભ્યતે અર્જુન કર્મેન્દ્રિય કર્મેન્દ્રિય કર્મયોગમ મસક્ત વિશિષ્યતે આસક્તિ છોડીને પોતાના મનની જડતા છોડીને જે કર્મયોગ કરે છે એ સવિશિષ્યતે એટલે એનો અર્થ શું થાય છોડાવનારા બને છે છોડાવનારા બને છે ને વિશિષ્યતેનો છોડાવનારા કેમ થાય વિશિષ્યતેનું ગુજરાતી શું થાય એમ વિશેષીય તેનું કુદરતી નથી એ વિશેષ છે એ હારો છે વિશેષ છે એટલે હારો છે એના કરતા હારો છે કોના કરતા ભક્તિ વિના કર્મયોગ કરે છે પ્રસક્તસ્ય નિષેધો પ્રવર્તતે તેને પ્રસક્તિ કોની છે આગળ આવ્યું હતું ને પ્રસક્તસ્ય નિષેધ પ્રવર્તતે પ્રતિષેધો ઉચિત ઉચિત પ્રસક્તસ્ય પ્રતિષેધો ઔચિત્યાત ઔચિત્યાત ત્યાં કોનો નિષેધ એના કરતા હારો છે એટલે નિષેધ કર્યો છે કોકને કે ઓલાને કરતા હારો છે તમારા કરતા ઋષિ સ્વામી હારા છે એટલે તમારો શું થયું તમે તો બગડેલા છો એવું થયું કોકને હારો કે તો એનો અર્થ શું થાય બીજા નથી ખરાબ બીજાને ઓછો તો કીધો તો ઓછો કોણ એમ કર્મયોગ સવિશિષ્યતે ઓછો કોણ એમ ઇન્દ્રિયોને જે ઇન્દ્રિયને મનને સંયમીને જે કર્મયોગ કરે છે એ હારો છે બે ઋષિ સાહેબ કયો હાલો હું તમે સમજ્યા હું એમાં કોણ કઈ સમજે નથી બસ આપવાનો હું સમજ્યા તમે કયો ભગતજી તો સમજીને જ બેઠા છે હું સમજ્યા તમે કયો બધા જો સમજીને બેઠા છે મારે જ એક બાકી છે હું સમજ્યા તમે કયો ખાલી કર્મયોગ કરતો હોય એનાથી ઇન્દ્રિયો ને એ ક્યાં હું તો એમ મારો પ્રશ્ન તો બીજો છે એમ કર્મયોગા સ વિશિષ્યતે એમ મસક્ત સ વિશિષ્યતે એ કોનાથી વિશેષ છે એમ કોનાથી હારો કીધો એમ અને એનાથી મોળો કોને કીધો એટલી જ વાત છે વાત તો એટલી છે કે કોણ કોણ હારો ને કોણ મોળો શ્રી કૃષ્ણ ભગવાન શું કીધું ભગતજી શું કે છે એ હારો કોનાથી વાત એ છે કર્મયોગ કરે છે એ હારો કોનાથી કોઈકને હારો કેવો હોય તો પછી સામે બીજું તો કોઈક જોઈએ ને કે એને વિશ્વમંગળ સ્વામી બહુ હારા છે તો કોનાથી હારા છે એનાથી હારો તો હું તો શાસ્ત્રીની ડિગ્રી તો સદગુણ સ્વામીની જરૂર છે આ બધા આ બધાને તે આને બધાને ભરવાડની ડિગ્રીની જરૂર છે ખાલી ભક્તિ કરે છે એના કરતા કર્મયોગી છે એ હારો છે એમ કીધું છે ફરીથી વાંચો બધા શ્લોકો નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠ્યત્ય તિષ્ઠ્યતિ કર્મકૃત એમ કોઈ માણસ છે એ એક એક ક્ષણ વિના એક એક ક્ષણ કર્મ કર્યા વિના રહી શકતો નથી વાંચો કાર્ય તે હિ અવશ્ય કર્મ સર્વ પ્રકૃતિ ઝેર ગુણેહી પોતાના સ્વભાવ એને કરાવે ઢળીને લઈ જાય જો તમે સેવા ન કરો તો સ્વભાવ છે એ પોતપોતાનું કરાવશે હવ પોતપોતાના સ્વભાવ પ્રમાણે કરશે નવરા બેહવાના છો નવરા છો ત્યારે સ્વભાવ પ્રમાણ કરવાના જ છો પછી કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ કર્મેન્દ્રિયાણી સંયમ્ય અને મનથી બધી ધોડે રાખે મનસા સ્મરણ મન બધી દોડે રાખે મન સ્વભાવ પ્રમાણે કરે જ રાખે અને પોતે જાણે કે હું માળા ફેરવું છું એ કે હું તો ભક્તિ કરું છું હાજર ઇન્દ્રિય હાજે ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર આત્મા કીધું અને મિથ્યા ચાર મિથ્યાચાર તે એ તો દંભી છે એમ પછી યસ્તુ ઇન્દ્રિયાણી મનસા સંયમ આરભતે અર્જુન મનનો સંયમ કરે અને કર્મેન્દ્રિયો દ્વારા પ્રવૃત્તિ સેવાનો આરંભ કરે એમ કર્મેન્દ્રિય કર્મેન્દ્રિયાણી મનસા સંયમ આરભ્યતે અર્જુન આરભ્યતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગ કર્મેન્દ્રિય કર્મયોગ કર્મેન્દ્રિયો દ્વારા સેવા કરે રાખે સ મશક્ત સ વિશિષ્યતે અસક્ત સ વિશિષ્યતે તે એ હારો છે ઓલો બહારથી બેઠો હોય અને મનમાં બધે ગોટા વાળતો હોય એના કરતા મનથી સેવા કરે અને ઇન્દ્રિયોથી સેવા કરે તો એ હારો છે ઓલા કરતા રાખો Sajan Swami Maharaj